કઈ કામ લાગે હિતકારી હોય નહીં અને હવા સુધી જાગૃત રાખે જાગવું પડે પાછું ઇમોશનલ બધી વાતો બધી ઇમોશનલ ઉદ્વેગ થયા કરે બધા ઉદ્વેગ થયેલો ઉદ્વેગ થયેલો ખરો અહંકાર રહિત દશા હોય જયારે ભગવાન પ્રગટ થઈ જાય ત્યાર પછી ટેન્શન રહિત હાસ્ય ઉત્પન્ન થાય શું થાય હાસ્ય ઉત્પન્ન હા ટેન્શન રહિત હાસ્ય ત્યાં જ પરમાત્મા પ્રેમ હોય એ હાથે આપણા દુઃખને સર્વસ્વ દુઃખને મટાડી દે તમારી જોડે નારી એકલો જ રહે છે એ તો કદાચ ટાઈમ જતી પૈસા રહે છે આ તેના ગુણાકાર હોય છે આ અમે ટાઈમ ના આધારે ત્રણ હતા કારખાનામાં ટાઈમ ના આધારે આ મુખ્ય વસ્તુ ટાઈમ છે એટલે એનો નાઇજેરિયામાં પ્રવેશ કરવો એ સ્પેસ એ સ્પેસ તો હશે તો ટાઈમ મળશે ને નહીં મળે આપણે સમજાય વાત તો આમાં તમારે તો કહી ચૂકવું કે ભાઈ હરી રહો તો આપણા ધંધા બહુ સારા છે આમ છે તેમ છે બધું કહી ચૂકવું તેમ છતાં એમના એમને ન થાય અને શું બને છે જોયા કરવાનું બીજું બધું આપણા હાથમાં નથી આ બરાબર આપણે આગ્રહ નહીં કરવો શું બને છે કુદરત કુદરત જો બને ક્યાં લઈ જાય છે તે આપણે જોયા કરવા આગ્રહ નહીં કરવા પણ આમ જ કરવું છે એવું છેવટે તો કુદરત ધારેલા ઠેકા જ લઈ જાય છે ટાઈમ અને સ્પેસ ને ગુણાકાર હોય <coughs> તમને કારખાને ખબર હતી તમે આ જગ્યાએ બેસો નહીં મકાન તમારું છે તમે ધારો કા બેસી શકો પણ ના થાય જગ્યા અને ટાઈમ નક્કી થયેલું હોય ત્યાર બાદ તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય નહીં તો આ કોર્નરમાં વાતચીત થાય બધું ગોઠવણી છે આ બધી ફક્ત આપણે ગુજરાતમાં શું કરવાનું છે કે નીચે નીચે રાખવાનું આપણે કે મારે આમાં જ કરવું છે કોઈ કોઈનું ગુરુ નથી કરવું એવો નીચે રાખવાનો છતાં થઈ જાય એ ડિસિપ્લિન મેટર બરાબર એ આપણે આપણે આપી શકતા નથી તેને પણ તેને માટે પણ આપણે ક્ષમા માંગીએ છીએ કે આવું ન થવું જોઈએ એવું ન થવું આપણે સારું થવું છે સારું કરવું છે મનમાં રાખવું અને તેમ છતાં અવરું થઈ જાય તેનો આપણે એ નથી આપવું તારા માટે ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવો છે કે આ ન થાય તો સારું આ બધા નાઇજીરિયા ક્યારે આવશે તમને ખબર એટલે ડિસ્કરેજ ના થઈ જાય માણસ બહુ પેલા જે લાગણીશીલ રહેવાતું હતું ને દાદા ધ્યાન કરીને લાગણીઓ બાગણીઓ બધી બાજુ મૂકીને રસ્તો કાઢી લેવાય અને વ્યવહાર પણ આપની કૃપાથી વ્યવહાર પડી જાય જુદા પડી જાય મારા બહુ દાડા અહંકાર ડૂબાય તો પછી જુદા પડીએ ફરી ભેગા ના થાય આમ ભરીએ ખરા પણ અહંકાર ના ડૂબાવો એવું ના કેવું છે કે તું યુઝલેસ છું તું આમ છું તેમ છું એવું કરીને એવું ના ઉતારી પાડવું છે આ વળીએ વળવા વાતો નથી અહંકાર ના ડૂબાવો છે જે તરફ એના અહંગ ઉપર વઠા પર વાગે તેનો હોતો નથી અહંકાર પર નહીં વાગવું છે તે સમજાયું તમને શું વાગું છું કે તારું એ બહુ છે હમણાં અહંકાર દુભાય એવું થઈ જાય થઈ જાય તને હવે પડ્યું ને બધા શેઠ સારા માણસો ઘરના બધા તેઓ અંદર ઓળખી ગયેલા ને અને પ્રેમ ને એના બધા ચાલી તિરસ્કાર તે અહંકાર દુભાયેલા એને આપડે કામ ના હોય મને તારું કામ નથી કરે અને પાંચ રૂપિયા આપીને જો એને આનંદ વિકાસ દુભાતો હોય તો પાંચ રૂપિયા આપીને પણ પૂરો કરવો પૈસા તો મળી આવશે પણ એનો આનંદ આમ ના દુભાવવું જોઈએ નહીં તો વેર પહોંચે છે જબરદસ્ત આપણું શ્રેય થવા ના વચ્ચે આવે આપ સમજમાં આવે ને બહુ ઊંડી વાત છે હવે તેમ છતાં કે છે કે ભાઈ આ માગણી કરી શક્તિ ની તેમ છતાં કોઈનો અહંકાર ભરી ગયો હોય તો પણ પેલા પોતે એનાથી અભિપ્રાય શું રાખે છે માટે જવાબદારી નથી બહુ એનો ઓપિનિયન ભરી ગયો છે અહંકાર દુખાવાનો ઓપિનિયન જે હતો એ આ માગણી કરવાથી એનો ઓપિનિયન છૂટો થઈ ગયો છે એ સમજાયું આપને ઓપિનિયન જુદો થઈ ગયો દાદા ભગવાન સમજી ગયા ને કે આનો ઈચ્છા નથી આવે પોતાની બુદ્ધિ ઈચ્છા નથી ના સમજ્યો સમજ્યો પોતાની ઈચ્છા નથી છતાં થઈ જાય છે હા થઈ જાય છે અને ઈચ્છા આ જગત ના લોકો ઈચ્છા સહિત થઈ જાય છે બધા આપણો અભિપ્રાય જુદો પડી ગયો એટલે આપણે મુક્ત થઈ જાય બાજુ આ શક્તિ માગવાની તમારે કરવાનું નહીં કશું શક્તિ માગવાની જ ફક્ત દાદા ભગવાન આ પ્રમાણે કરવાનું નહીં અમલમાં લાગવાનું નથી આ તેને અંદર શક્તિની વાત બરોબર છે શક્તિની માગણીની પણ એના માટે શું કરવું જોઈએ કે આ ના થાય આપણે કરવું શું જોઈએ કે જેથી કરીને બીજાનું આમ ના દુભાય હા એવું કશું કરવાનું નથી આ પ્રમાણે બોલવાનું બીજું કશું કરવાનું કરીએ છીએ જે ડૂબાઈ જાય છે જે ડૂબાઈ જાય છે એ ફળ અવશ્ય આવેલું છે અને આમાંથી નવું ફળ ઉભું નહીં થાય આવે પેલું ડિઝાઇન થઈ ગયું છે એ અટકાવી શકાય નહીં એમાંથી માતા બોલશે ખાલી અને જવાબદારી નથી રહેતી આ બોલ્યા પછી જવાબદારી નથી રહેતી સાચા હૃદયથી સાચા હૃદયથી હોવું જોઈએ સાચા હૃદયથી હોવું જોઈએ સાચા હૃદયથી કરવું જોઈએ આ જે કાર્ય સાચા હૃદયથી જ હોવું જોઈએ અને આ સાચા હૃદયથી જ કરે જે માણસ કરે ને ખોટા હૃદય ના કરે હા સમજાય છે અભિપ્રાય પડી ગયો અભિપ્રાય આપણે એના પક્ષમાં નથી આ કોઈનો અહમ દુભાવવાના પક્ષમાં નથી અભિપ્રાય જુદો જ પડી ગયો આજે માગણી કરીએ છીએ એટલે આપણે એના પક્ષમાં નથી કોઈનો અહમ આ મોટા મોટું વિજ્ઞાન છે પછી એમાં કઈ કરતા પણ રહ્યું જ નહીં કરવાનું નહીં આ પ્રમાણે તમારે ત્યાં બોલવાનું મા શક્તિ બાબા દાદા ભગવાન મને શક્તિ આપો મારે જોઈએ છે આ શક્તિ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય છે નવ ના બંધાય આ શક્તિ માંગવાની નયા આવતા જન્મ નવ ના બંધાય એવું ને એટલે નવું ના બંધાય નવું આ બીજે જ ના પડે જગત શું શીખવાડે છે જ્ઞાન આમ ના કરો નથી કરવું છતાં થઈ જાય છે એટલે તમારું જ્ઞાન અમને કામ ફીટ થતું નથી તમારું જ્ઞાન અમને ફીટ થતું નથી તમે આમ કરશો કે આમ ના કરો પણ થઈ જાય માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી ફીટ થયું જોઈએ આદત પણ બંધ થઈ જવું જોઈએ પણ આનાથી આદત નું બંધ થાય નહીં અને આ છે તો રોકાય નહીં બંને બે બગડે છે આપણે સમજમાં આવે છે આવે છે. શું સમજમાં આવ્યું कि हम कोशिश करते हैं कि न खाए पर થઈ જાય છે आज मगर आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मान लिया तो अरे वो तो आगे के लिए तैयार नहीं होता है ये भी तैयार नहीं होता है सब ये आगे के लिए क्या होता है हाँ। जो होने वाला है वो होता ही रहेगा नया बीज नहीं डालता वो जूना डाल दिया है उसका फल कर तो लेना चाहिए वो खेत में बीज डालता है वो वो फल मिलना ही चाहिए हाँ, तो अभी तो अभी मिलेगा अभी ये फल अपने को ठीक नहीं लगता फिर भी तो क्या करे फिर नया बीज नहीं मत डालो हाँ, वो पहले ही डाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा સમજ ને એસી બાત બહુ જબરદસ્ત બાત વૈજ્ઞાનિક વાત હવે જે આ રિએક્શનરી છે એનું એકલાતું રહ્યું છે તે ધીમે ધીમે તે ઓછું થતું જાય આપણે છે તે વાવમાં બોલીએ વાવ વાવ વાવ હોય છે ને આ પાણી પાણી પીવાની વાવ વાવ હોય છે ને તેને મેં અંદર જઈને બોલીએ રાજેન્દ્ર બોલે એ તું ચોર છે તો એ શું કે તું ચોર છે તો આપણને ગમે નહીં કે હું મને ચોર તું કઉ છું તો પછી તમારે એમ કેવું છે તમને ગમે એવું કે તું રાજા છે જ છે ભગવાન ની દખલ નથી ગુજરાતી એટલે આ પ્રોજેક્શન છે બધું થઈ ગયું એટલે થઈ ગયું કે તું ચોર છે બોલ્યા ને આપણે હોવું પડ્યું એ તો ઝૂકો જ નતો એ તીર છૂટી ગયું હતું આ નવું તીર છોડવાનું નહીં આ બહુ વિજ્ઞાન છે બધું આપણે આ બધું વિજ્ઞાન છે બધું અને ત્યાં બધું અટકી જાય છે ત્યાં બોલ છે વાણી ધીમે ધીમે ઉત્પન્ન થશે આપણને જે હું વાણી બોલું છું ને આ ભાવનાઓ ભાવ્ય મને ફળ મળેલું છે એટલે કોઈ પણ ધર્મ નું કિસી પાત્ર પવન ના ડુબાય બધા જ ધર્મવાર ને એમ જ લાગે મારા હિસ્સાની વાત કરે છે કોઈ ધર્મવારે એમ ના લાગે કે અમારા ધર્મ વિરુદ્ધ છે મુસ્લિમ ધર્મવાળાને ના લાગે બધા ધર્મ ના લાગે મારી પાસે દરેક ધર્મ આવે ને વેદાંતિ આવે જૈન આવે ત્યાં બહુ સુંદર સ્વાદ મનન એટલે વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ નથી હોવું જોઈએ વિચાર ભય ના હોવું જોઈએ વર્તનમાં તો ના હોવું જોઈએ પણ વિચાર ભય ના પછી એ દાદા ભગવાન મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર નમાજ દુભાય ન દુભાવાય કે દુભાવવા ન દુભાય એની મને શક્તિ આપો કોઈ ધર્મ પ્રમાણ નહીં દુભાવવું જોઈએ મને કોઈ પણ દસ વ્યક્તિ માટે પ્રમાણ ઉભા હોય એવી શ્વાસ વાણી શ્વાસ ત્યારબાદ મદદ કરવાની પરમ શક્તિ આપો મુસ્લિમ ધર્મ એ ખોટો જેવું આપણે બોલાય નહીં દરેક ધર્મ સાચા છે પણ સરખા નથી કોઈ કોઈ આવડા નારીના બાબા જેવડા છે કોઈ આવડા છે કોઈ આવડા છે બધા સાચા છે બીજા બધા ફૂલ્લી ડેવલપ નથી સાચા છે ખોટા નથી આપણે કોઈને ખોટો કહી શકીએ જ નહીં એનો ધર્મ છે સંસાર કરતો હોય એને આપણે ખોટા કેમ કરી કહી શકીએ એનો ધર્મ છે એની માન્યતા છે બિલીફ છે એવું આપણે ના છોડી કે પણ આપણો આપણા માણસો જો કરતા હોય તો આપણે એમને કેવું છે કે આ સારી વસ્તુ નથી પછી એને કરવું હોય તો ત્યાં આપણાથી વાંધો ના ઉઠાવાય આપણે સમજાવવું જોઈએ કે આ વસ્તુ હેલ્પફુલ નથી પછી દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી કોઈ પણ સાધુ કોઈ પણ મુસ્લિમ સાધુ હોય કોઈ હિન્દુ સાધુ હોય જૈન સાધુ હોય કોઈ કોઈ જોડે હા ચિંતિત દુઃખ ના થાય એવી રીતે વર્તન અને એના માટે એના માટે નિંદા નહીં કરવી જોઈએ કદાચ પડવું નહીં જોઈએ દાદા એ રોજ પડને છે તો પછી ક્રેશિસ થઈ જશે પછી એ ખોટો કરશે નહીં બરાબર છે ને એ જો રોજ આવું તો રોજ વાંચે પ્રેક્ટિસ થઈ જાય પછી એવું કરે નહીં વાંચતા પ્રેક્ટિસ થઈ જશે તે રૂપ થઈ જશે અને પોતા આજે આજે એવું ના લાગે કે આમાં શું મને ફાયદો થયો ના પણ ધીમે ધીમે તમને એક્ઝેક્ટ થઈ જશે શું થયું પણ એના ઉપર અમલ કરવા માટે પોતાના ઉપર કોઈ તકલીફ રાખે કે નહીં એ કરવો પડશે એવી રીતે જો લખેલો છે હા. એ કરવો પડશે એને મેરેજ આવી જશે हाँ कि ये ये जरूरी है ना जरूर। अगर ये कि भाई तो जैसे जो कुछ होता है होता ही रहेगा ऐसा समझे तो इसकी मीनिंग नहीं होता है हमारा क्या है कि ये जो हम वांचे ऐसा गीता का हम रोज वांचते हैं इसके ऊपर अमल करवा કે હા કે મને નથી એ રીતે નથી કરવાનું આ રોજ વાંચીએ આના ઉપર વિચાર કરીએ કે આવું થવું જોઈએ એટલે પછી ધીમે આવું થઈને રહે છે એક વાત છે ગીતામાં લખેલો છે કે ભગત ગીતાના શું છે આ બે જણ માટે છે બે જણ માટે એમ મારા બેટા શું કહે છે એ તો થાય છે હું શું જેને- કરું? નહીં જેને જ્ઞાન લીધેલું છે ને હા. જેને જ્ઞાન લીધેલું છે તેને હું કઉ છું તે રીતે અને જ્ઞાન ના લીધેલું તને કહો છો તે રીતે पर दादा एक विनंती है लोग ये हमारे बच्चे आम सब જો થઈ ગયો તો સવારનો તો થઈ ગયો અને થતો રહે છે એ તો થતો જ વિચાર કરવો જ જોઈએ વિચાર કરે વિચાર કર્યા કરે એની પર વિચાર કરજે બરોબર એના ઉપર શક્તિ બી માંગો અને તમે બી એના ઉપર કરવાની આગળ બોલજે કોઈ પણ જે જાવ છો કે સારી છે ને ન મને કોઈ પણ બેદરે જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ ક્યારે પણ ન કરાય આપણને બધી અભાવ થાય ને કોઈનો ઓફિસમાં તું બેઠો હોય કોઈ મારા અભાવ થયો તિરસ્કાર થયો એટલે તારે મહી છે તો વિચારીને પછી એના માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ના થવું જોઈએ બરાબર ને આવું ના થવું જોઈએ એવો પસ્તાવો કરવો જોઈએ ફળ આપે જ ને શબ્દ પડે ને એટલે ચોપડીદાર જોડે જોડે લાગી દે અત્યારે બધું જ્ઞાન આવી જશે પછી બોલ કોઈ પણ જે જયારે જીવનમાં ક્યારે પણ કઠોર ભાષા સંસ્કૃતિની ભાષા બોલાય બોલાવાય તે બોલાય એની હા કઠોર ભાષા નહીં બોલવી છે કોઈની જોડે કઠોર બોલી ગયો ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂ મોકલી મારી ભૂલ થઈ ગઈ માફી માંગુ છું અને રૂબરૂમાં ના કહેવાય એવું પછી અંદર પસ્તાવ કરવો કે આવું ન બોલાય અને ફરી આપણે વિચાર કરવો જોઈએ વિચાર કરવો જોઈએ પછી હા પસ્તાવ કરવો જોઈએ પસ્તાવ કરતો જ બંધ થાય નહીં એમને બંધ થાય નહીં ખાલી બોલવાથી બંધ ના થાય પછી કોઈ કઠોર ભાષા બોલે તો મને મૃત્યુ ભાષા બોલાવવાની શક્તિ હોય મૃદુ રુજુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ તો સરળ ભાષા નરમ ભાષાથી બોલવું આપણે એવી શક્તિ માંગવી આમ બધા બધા આવશે કઠોર ભાષા બોલ્યા નારીને ખરાબ લાગ્યું તો પસ્તાવ કરવો અને નારી ને કે માફી માગું છું આવું ખરી રાખવાનું છે શું કહ્યું આ સુધારવાનો રસ્તો છે એક જ કોલેજ સુધારવાનો રસ્તો ઈચ્છાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રશ્ન ન અનુભવાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિરંકાર રહેવાની પરમ શક્તિ આપો ત્યાં કોઈ પણ દ્રષ્ટિએ થાય આપણી દ્રષ્ટિ બગડે તો તરત ભાઈ શું નામ તારું યોગેશ યોગેશ આવું ના હોય કે આવું શોભે નહીં કે આપણે આપણે ખાનદાન ક્વોલિટી નાખીએ તો જેવી આપણી બેન હોય છે બીજાની બેન હોય છે આપણી બેન ઉપર કોઈ દ્રષ્ટિ ખરાબ થાય આપણે કેટલું દુઃખ થાય એવું બીજાને દુઃખ થાય ના થાય એટલે આપણને આવું શોભે નહીં શું કહ્યું એટલે દ્રષ્ટિ બગડે પસ્તાવો કરવો ફરી દ્રષ્ટિ નહીં બગડવા છતાં ફરી બગડે ફરી બતાવો બરોબર ને આવશે ને તને મને કોઈ પણ રસ રસમાં લુપ્ત ગણું ન કરાયું એવી પરમ શક્તિ આપો સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો કોઈ પણ રસમાં લુપ્ત ગણું કરાય હા આપણે જપ્તી વખતે ગમતી વખતે તને અમુક જ શાક ગમે ટમેટાનું તો ખરી તને યાદ આવ્યા કરે તો લુપ્ત પણ થયું કે ટમેટા જમવાનો વાંધો નથી પણ ફરી યાદ ના આવવું ફરી એવી ભાજી ખાવે આવું આવો આવે છે કે આ વસ્તુ હોય તો આવે સારું ના તે દુગ્ધપણું કહેવાય હા. સમજ્યું ને તો આપણી શક્તિ બધી દુગ્ધપણામાં જતી રહે એટલે આપણે કહેવાનું કે જે આવે એ મારે કબૂલ છે સમજ્યા? દુગ્ધપણું નહીં ये કોઈ बहुत जरूरी है। ये आवे मैंने એક્સેપ્ટ જે આવે થાળીમાં આવે એક્સેપ્ટ ये अच्छा नहीं ये खराब है ये ऐसा है वो नहीं करना चाहिए થાળીમાં જે જમવાનું આવે રસ રોટલી આપણે થોડી નિરાતે ખાવી સમજ્યું ને? કોઈ જે બી ચીજ આગે આવે ખાવા પણ એક્સેપ્ટ થાળીમાં આવે છે પેલું યાદ કરવાનું નહીં આ એકદમ કોઈ કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર પામેલાનો કોઈનો ચિંતિત માત્ર પણ અવર અપરાધ અવિનાશ ન કરાય ન કરાવાય કે પ્રશ્ન પ્રત્યે બોલાય એવી અને એની લોકો નિંદાઓ કરતા હોય તો આપણે નહીં વચ્ચે ભરવું અને વચ્ચે ભર્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવું કે આવું ના થવું અગર ગાંધીજી મરી ગયા કોઈ મરી ગયેલા માણસ વાતો કરી કે ભાઈ ગુનો જે મરી ગયો એને એને છોડતા નથી આપણા લોકો તો નહીં એવું કરે ના કરે લોકો પણ કરે છે ને આપડા લોકો આપડે એવું કેવા જોખમ છે એમાં બહુ મોટું તમે સમજાયું ને એના કોઈ યાદ નહીં કરવી જોઈએ ભગવાન મને જગત કલ્યાણ કરવાનું છે ભગવાનની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ જગત કલ્યાણ જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ પર્વત થઈ ગયો આપડે ના ચાલે ના પણ લઈ જ નહીં હારી જ નહીં દાદા ને આજ્ઞા છે મારા એડવાન્સ નહીં તો તારું જીવન બહુ સારું જશે કારણ કે તને જરૂર નહીં પડે આ હતી ને તને જરૂર જ નહીં પડે આનંદ બહુ આનંદ Hace sí, De gutis... 9 10 11 ¿cuál es? તો તે કોણ છે જાણવું જોઈએ નરેન્દ્ર તો નામ છે નામ તો બીજા ઉપર ઓળખવા માટે હું તને ખરેખર તું કોણ છે જાણવું જોઈએ પોતાની જાત ઉપર બિઝનેસ કરીએ તો જોડે આવે અને નામ પર કરીએ તો આપણે આત્મહત્યા નહીં કરીએ કોઈ કોઈ જાણવું પડ્યું નહીં અત્યારે કોઈ વખત ચિંતા થાય ખરી એટલે આપણે વધારે ખરાબ પરિસ્થિતિમાં મૂકીએ તો છે પણ આપણે ખરાબ પરિસ્થિતિ તમે માનો છો કે મેં જે મેં જે કીધું એ આપ માનો છો હા પરિસ્થિતિ અમે પોતે જ મારા વાતચીત કરવી પડે તારીખ પાંચ છ ત્યાંથી મહાત્મા શ્રી ચંદીરામ સ્વામીનું ત્યાં નવજીવન સોસાયટી વડોદરા પરમાત્માને કેવા સંબંધ છે આત્મા પરમાત્માને કેવા સંબંધ છે કેવા સંબંધ આત્મા પરમાત્મા ને શું તમારું નામ તમારી ખબર તમારી જોડે સંબંધ વધારે કે રમણભાઈ જોડે આ સંસારમાં સંસારમાં તેની દ્રષ્ટિ છે તો આત્મા કહેવાયો અને તેની દ્રષ્ટિ થઈ પરમાત્મા એનું એક છે બીજું કઈ છે રમણભાઈ છે તે બહેના ધણી છે ને તમે બહેના ધણી છો આ મૂળ આત્મા કહેવાય જો સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળ આત્મા જીવાત્મા જીવાત્મા આ સંસારમાં સુખ મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં એની શ્રદ્ધા છે એની એની બિલીફ છે કે અહીંથી સુખ મને મળશે ત્યાં સુધી જીવાત્મા છે કેવો છે જીવન હા અને જયારે એને એમ લાગે કે ના આમાં સુખ કઈ છે નહીં આમાં સુખ આવતું જ નથી આ રોંગ બિલીફ છે ત્યારે એને પોતાને એમ સમજાય કે સુખ અંદરથી આવે છે આત્મામાં આત્મા આનંદ સુખનું ધામ છે પરમાત્મા અંદરથી આવે એની બિલીફ એમ થાય છે ત્યાંથી ચુકાવે છે એ બિલીફ પણ થાય આ બિલીફ રોંગ બિલીફ ઉપર ફ્રેક્ચર થાય છે એટલે એ અંતરાત્મા થાય છે શું થાય હા અંતરાત્મા થઈ અને પરમાત્માનું ભજન કરે છે પરમાત્મા રૂપ થઈ જાય અંતરાત્મા થયા છે પરમાત્મા થઈ શકે નહીં કોઈ તો જીવાત્મા બની પરમાત્મા નથી શકે અંતરાત્મા થયા પછી થઈ શકે અંતરાત્મા બે કામ એક તો અત્યાર સુધીના જે દેવાણ કરી રહ્યો છે દેવાનો નિકાલ કરવાના અને એક પોતાનું સ્વરૂપનું સ્વરૂપની તન્માયાકાર થવાનું પરમાત્માની તન્માયાકાર થવાનું અને નિકાલ કરવાના આ બધી નો ફાઇલો નિકાલ થઈ ગયા છે ફૂલ ગવર્મેન્ટ આ ફાઇલોનો બધો નિકાલ થઈ ગયો ફૂલ ગવર્મેન્ટ ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે યાર થવું છે ઓનાની કિંમત બધું અજવાળું હોય કિંમત અંધારા કિંમત લઈ ખબર ની કિંમત અંધારા નહીં અજવાળું હોય તો કિંમત છે કોઈ પણ પ્રકારનો ભય ના લાગે સ્વતંત્ર થવાની જરૂર છે ડિપેન્ડન્સી કામની નહીં તમને ડિપેન્ડન્સી ગમે છે નહીં નથી ગમતી નહીં છતાં તેમાં કોઈ રસ મુકામ કર્યા છે ઇન્ડિપેન્ડન્ટ થવું નથી શું ને કે છે દાદા ઇન્ડિપેન્ડન્ટ છું ને ઇન્ડિપેન્ડન્ટ છું છે ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી મનને ભટકવા દેવું એ મનને સ્થિર કર્યા પછી ભગવત નામ દેવું મનને તો પછી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી નામ લેવું કે જેનાથી મન સ્થિર થઈ જાય ઇન્ટરેસ્ટિંગ નામ લે ઇન્ટરેસ્ટિંગ નામ લો કે જેનાથી મન સ્થિર થઈ જાય અત્યારે તમે કાલ ચોકડી આપી છે ને તમે કઈ બોલ્યા તો નહીં વધુ ટાઈમ બોલવાથી મન ખસી જાય છે હા ખસી જાય તો પછી જાય ને પછી ખસી જાય સમય અમુક સમય પૂરતો જતો એ ફરી પાછો આવી જાય ના એટલે એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવથી બોલશો એકદમ થઈ જશે બિલકુલ શાંતિ રહેશે આખો દાડો શાંતિ રહે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવું છે નહીં કોઈ નિષ્પક્ષપાતી છે નથી એટલે એનાથી બધું ઓલાઈ થઈ જશે શું થાય અનલિમિટેડ કોઈ સીમા નહીં અનલિમિટેડ અનલિમિટેડ સીમા નહીં કોઈ બરોબર છે સુધી ઈશ્વર સંત પુરુષો બધા ક્ષત્રિય બ્રાહ્મણ કુળમાં વધુ જન્મ લીધો છે તેમાં આપણું શું માનવું છે બરોબર છે પણ આ કળિયુગમાં તો હા કયુગમાં તો બધે થોડું થોડું સંતો પાક્યા આ કયુગ છે ને એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે સંત પુરુષો હરિજનમાં પાક્યા વૈશ્વમાં પાક્યા આ પહેલાની વાત તો આવી બરોબર છે બીજું શું પૂછવાનું છે કારણ છે એમાં કોઈ કઈ સંસ્કારનું કારણ છે સંસ્કાર કે એવા સંસ્કાર હોય એવું કઈ કારણ સંસ્કાર સંસ્કાર સંસ્કાર અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ જ પાકે એમ એ સંસ્કાર ને સંસ્કાર સંસ્કાર ને સંસ્કાર ને લીધે એ તો સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે મોટા ક્ષત્રિયો ના સંસ્કાર છે ઘણા ખરા વૈશ્વમાં દેખાડવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે વૈષ્ણવ એટલે ભેળસેળ થઈ ગયું છે બધું જેમાં ઘી આવે છે ને ભેળસેળ એવું બધું એટલે પછી ત્યાં પાકે પહેલા તો એવું હતું નહિ જ્યાં સુધી ભેળસેળ નતું ને ત્યાંથી ક્ષત્રિયોમાં અને બ્રાહ્મણ બધું એકદમ જ પીધો ના હોય ત્યાં સુધી આ દુનિયા જેવી દેખાય છે એવું દારૂ વધારે પડતો પીવા પછી દુનિયા જુદી જતી દેખાય દેખાય ના દેખાય શું કારણ છે જોનારો તેનો તે જ છે દારૂ ના પીતો હોય તે બધું જુએ છે અને પછી પીધા પછી નવી જ જાતનું જુએ છે એનું શું કારણ જોનારો તેનો તે જ છે પોતાનો શરીરનો ભાન ભાન ભૂલી જતો હશે હા એટલે સાથી પણ ભૂલી જાય છે દારૂ પીવા દારૂ પીતા તારા જે વાતચીત કરતો હોય એવી દારૂ પીધા પછી નવી જ જતી વાતચીત હોય ભાન જ ના હોય દારૂ નો અસર છે દારૂ ની ઇફેક્ટ દારૂ નો અમલ છે અમલ પોતાનો અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ ના અધિકાર થી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે તાર ફેરફાર બોલશે એવી રીતે આ સંસારમાં જે ખોરાક વાળા ખાઈએ છીએ એનો દારૂ થઈ જશે આખો દાડો ક્યાપ ચડેલો જ રહેશે ક્યાપમાં ક્યાપમાં જ બોલ્યા કરે છે બેભાનપણે બોલ્યા કે અમારા સસરા અમારા મામા અમારા કાકા અમારા કુવા આ સપનામાં બોલી રહ્યો સપનામાં અમારી જાગે ત્યાર પછી સાચી સાચી જાગૃતિ કહેવાય આ સપનામાં બોલી રહ્યો છે આ સસરા થાય મામા થાય કાકા થાય મરી ગયો મારો મારો ભાઈ સદરવા થઈ ગયો બધું સપનામાં જ બધી વાતો સપનામાં જાગેલા માણસ ને આ દુખાડે નહીં સપના જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુઃખ અસર થયા કરે માનવને માનસિક રીતે કુટુંબી જાય તો અસર થાય એને ક્ષણિક ક્ષણોમાં થતી હશે અસર તો થતી હશે માણસ ને કોઈ કુટુંબી જાય તો એને અસર તો થાય ક્ષણિક અસર થાય પણ અસર તો થાય જ સંતો સંતને પણ થઈ શકતી હશે સંતને પણ અસર થઈ શકતી હશે એ અસર કેવી હોય ડ્રામેટિક હોય સંતને ડ્રામેટિક અસર સાચી અસર ના હોય ડ્રામામાં છોકરો મરી જાય એ સાચું રડતો હશે ડ્રામામાં છોકરો મરી ગયો રડે કરો પણ એ સાચું રડતો હશે સંતને ડ્રામા કરવાની જરૂર કેમ પડે સંતને ડ્રામા કરવાની જરૂર કેમ પડે ના આ સંસાર ઇતિહાસ ડ્રામા થયેલો છે આ ડ્રામા જ છે ડ્રામા ડ્રામાને લોકોએ સત્ય માની લીધો એટલે રડે છે સાચું રડે છે નહીં તો ડ્રામા જ છે ખાલી ડ્રામાનું જ રડવાનું છે ડ્રામા પૂરતું જ ખરેખર ડ્રામા જ છે આ The world is the drama itself. નાટક નાટક જો છે ને એમાં નથી શિષ્યો તાંત્રી હાજરી ગેરહાજરી કેમ દુઃખી થાય કાચા છે તૈયાર થયા નથી પાકો માણસ કોઈ દરે દુઃખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કઈ પણ આ કાચા ડ્રામેટિક નથી થયા તૈયારી જ નથી ને સાચી અસર થાય સંતો જ પૂરા પૂરા કાચા સંતોરા જ્ઞાની હોવા જોઈએ જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આત્મજ્ઞાન તે અસર ના થાય આત્મજ્ઞાન થયું ના હોય તો અસર બધા સંતોને અસર થાય કારણ ડ્રામા જ છે બીજા બહુ જતો ગણિત શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિત ના દાખલા આવી ગયા એકડો શીખવો પડે ને એકડો શીખવો પડે છે શું નામ આપનું જ્ઞાન સેકન્ડ સેકન્ડ પ્રયત્ન કઈ કરવો પડછાયો નથી એમાં એમાં જ્ઞાન નો પડછાયો દાદા દાદા એક અપૂર્વ સત્સંગમાં વાત નીકળી કે આપ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિથી બધા કર્મ ભસી અને ભગવાનની કૃપા આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન થાય હવે એ જે ભગવાનની કૃપા જે વર્તે છે કે ભગવાનની કૃપા આપણી કૃપા તો બધાના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણે એના વિનય પ્રમાણે પુરસાદ વિનય પ્રમાણે પુરસાદ ની મારે જરૂર નહીં વિનય વિનય છે તે પ્રમાણે પુરસાદ પુરસાદ પુરસાદ વિનય ના વિનય ના જરૂર નથી વિનય વિનય ને જોઈએ પુરસાદ ભરે તો ઓછો હતો પરમ વિનય પરમ આ જગત નું કહેવાતો વિનય શાસ્ત્રો સાધન રૂપે છે રાજ્ય રૂપે સૌ સાધન બંધન થયા બંધન થયા નહીં જ્ઞાની પાસે પરમ વિનય જ્ઞાની ની પરીક્ષા આપણે કરવી નહીં એમના એમની જોડે બેસનારા માણસોને શું શું અભિપ્રાયો છે જોઈ લેવા એમની પાસે બેસનારા બધા હોય એમને શું અભિપ્રાય છે એમના માટે આપણે પરીક્ષા ના કરી આપણે પરીક્ષા નહીં આ લોકોનો શું અનુભવ છે એ જોઈ લેવો એ લોકોનો પોતે પરીક્ષા જ્ઞાની ની પરીક્ષા કરવા જાય તો મુરત કરે <laughs> લાગી વિચાર પ્રસંગ હોય તો રિલેક્સ જ્ઞાન ટેપ આપી છે ઈ ટેપ ઈ ટેપ રિલેક્સ કરી છે એટલે બરાબર વારામ છે આપી દી આપણે તો આપણે